સ્વામિનારાયણ અક્ષરપીઠ સંત વ્યાખ્યાનમાળા ભાગ બે ટેક એકની પ્રકાશિત કરતા આનંદ અનુભવે છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઈસવીસન બે હજાર અગિયારમાં તમામ સત્સંગ કેન્દ્રોમાં એક દિવસીય સત્સંગ શિબિરોનું આયોજન થયું હતું જેનો મધ્યવર્તી વિચાર હતો ટેક એકની ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેની નિષ્ઠા ધરાવતી આ શિબિરોમાં પૂજ્ય સંતો દ્વારા જે પ્રવચનો થયા હતા તેમાંથી કેટલાક ચૂંટેલા પ્રવચનો અહીં મૂકવામાં આવ્યા છે વિવિધ વિદ્વાન સંતોનો લાભ મેળવી શકાય એ હેતુથી બે વિભાગમાં આ શિબિરના પ્રવચનો રજૂ કરવામાં આવ્યા છે આ પ્રવચનોના શ્રવણ અને મનન દ્વારા આપણે સત્સંગના સિદ્ધાંતને વધુ ઊંડાણપૂર્વક સમજીને નિષ્ઠાની વિશેષ દ્રઢતા કરીએ એ જ અભ્યર્થના